સહન નહીં ઉપર રહ્યું આપણા લીધે સામાન્ય ડખો થાય એવું બોલવું એ મોટા મોટો ગુનો છે ઉલટું એવું કોઈ બોલ્યું હોય તો તેને દાબી દેવું તેનું નામ માણસ કહેવાય આપણે નક્કી કરવું જોઈએ કે આપણે એવું બોલવું નથી કે સામાન્ય ડખા થાય અને સામા એવા બોલી નાખશે કે આપણને ડખા થાય તો આપણે એડજસ્ટમેન્ટ લઈ લો કે એનો દોષ નથી અરે ભરેલો માલ નીકળે છે પણ આપણા તરફ આપણે સો ટકા કાયદેસર રહેવા માગીએ છીએ અને જગત સો ટકા બે કાયદેસર ગેરકાયદેસર ચાલવાના છે નહીં મને યાદ છે પેલો ગાડી કાર શીખવા ગયેલો ડ્રાઇવિંગ તો એ લોકો એવું કે તમે કાયદેસર ચલાવવાની અને તમારે સમજવાનું કે આ બધા બધું લોકો ઊંધા રહેવાના છે એ રોંગ વેથી આવશે જ માટે તમારે એની સાથે એક્સિડન્ટ નહીં થવા દેવાનો પહેલાં મને શીખવાડતા હતા એવું હોય છે ને તમને ખબર હશે બધા પબ્લિક રોંગ વેથી આવશે રોંગ ચલાવશે ગમે તમે તમને ખબર છે કે આ રસ્તાથી વન વે છે અંદર જવાની છે બહાર નીકળવાનું જ નથી તોય તમે ઊંધો કોઈ આવશે એમ સાચવીને પહેલાં ચેક કરીને પછી ગાડી ચલાવવાની બોલો દરેક સ્ટેપે રોંગ વે એ લોકો હોય નથી ખબર હોય છે કે નથી મેં તો આ જ્ઞાન બહુ જ્ઞાનીનું જ્ઞાન છે આ તો જગત ઊંધું જ ચાલશે અને આપણે મોક્ષે જવું છે આપણી માટે એક જ દિશા છે વન વે ટ્રાફિક જગત પાસે ચાર દિશા પાંચમી છે ખરી ખુલ્લી એને ખબર નથી એ ભાઈ ચાર દિશા છે ને આપણે એક જ દિશા એટલે ગમે તે દિશામાં જઈ શકે માણસમાંથી જાનવરમાં જઈ શકે દેવગતિમાં જઈ શકે નરકે જઈ શકે પાછો માણસમાં જઈ શકે અને આપણે તો છૂટવું છે મોક્ષે જવું છે એટલે હવે એ બેની સાથે કેવી રીતે રહેવું તો કે આ વ્યવહારમાં આપણે એવું કંઈક સોલ્યુશન લાવો કે આપણે એને ફસામણમાં આવીએ જ નહીં અથડામણમાં આવીએ જ નહીં હવે આ બહુ સરસ આ એક જ બોલો આ બે પાનામાં તો એટલી બધી ચાવીઓ છે સહન પ્રશ્નાર્થનું સહન કરવું તક નહીં સહન કરવું નહીં સોલ્યુશન લાવો હેડિંગ જ કેટલું સરસ મૂક્યું છે સહન તક નહીં સોલ્યુશન લાવો પછી પ્રશ્ન કરતા દાદા અથડામણ ટાળવાનું આપે આપે જે કહ્યું એટલે સહન કરવું એમ અર્થ થાય ને દાદાશ્રી અથડામણ ટાળવાનું એટલે સહન કરવાનું નથી સહન કરશો તો કેટલું કરશો સહન કરવું અને સ્પ્રિંગ દબાવી એ બે સરખું છે સ્પ્રિંગ દબાવેલા કેટલા દાડા રહેશે માટે સહન કરવાનું તો શીખશો જ નહીં સોલ્યુશન કરવાનું શીખો અજ્ઞાન દશામાં તો સહન જ કરવાનું હોય છે પછી એક દાડો સ્પ્રિંગ ઉછળે તેમ બધું પાડી નાખે પણ એ તો કુદરતનો નિયમ જ એવો છે નથી કે શું દસ વખત તમે બોલ્યા હું કાંઈ બોલી નથી પછી જે સંભળાવે ને તો પહેલાં દસ વાક્ય દસ વખત બોલ્યો હોય આ સો વાક્ય એક જ વખત સંભળાવી દે કેમ તો કે દસ વખતે દબાવી દીધેલું કે હમણાં બધાની હાજરી છે બોલવું નથી ચલાવી લો બીજી વખત જેમ તેમ બોલે કે આ સાસુની હાજરીમાં બોલે કાંઈ બોલવું નથી પછી એકલો ભેગો થાય ને જરાક બોલે એટલે પછી બધું એ સ્પ્રિંગની જેમ દબાયેલું સ્પ્રિંગ એટલે શું લોડ આવે એની પર પછી સપ્રેસ થાય પછી છટકે ને તો પેલી સ્પ્રિંગ ઉછળે તો આપણું માથું તોડી નાખીને પછી આ સામાન્ય આપણે નુકસાન કરી દઈએ એટલે કે સહન કરવાનું તો શીખશો જ નહીં સોલ્યુશન કરવાનું શીખો હવે સોલ્યુશન કરવું એટલે બહુ મોટો એનું અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે એ આપણને આ બે ત્રણ પેરેગ્રાફમાં મળે છે વાંચીએ આપણે અજ્ઞાન દશામાં તો સહન સહન જ કરવાનું હોય છે પછી એક દાડો સ્પ્રિંગ ઉછળે તેમ બધું પાડી નાખે પણ એ તો કુદરતનો નિયમ જ એવો છે એવો જગતનો કાયદો જ નથી કે કોઈને લીધે આપણે સહન કરવું પડે જે કંઈ સહન કરવાનું થાય છે બીજાના નિમિત્તે એ આપણો જ હિસાબ હોય છે પણ આપણને ખબર નથી પડતી કે આ કયા ચોપડાનો ચોપડાનો ને ક્યાંનો માલ છે એટલે આપણે એમ જાણીએ કે આણે નવો માલ ધીરવા માંડ્યો નવો કોઈ ધીરે જ નહીં ધીરે ધીરેલો જ પાછો આવે આ એક સોલ્યુશન છે આ કેટલું બધું જબરજસ્ત વાક્ય છે આ બધોએ લખી રાખવા જેવું વાક્ય છે આ જગતમાં એવો કાયદો જ નથી બોલો એવો કોઈ કાયદો નથી એવો જગતમાં કે આપ કોઈને લીધે આપણને સહન કરવું પડે આ બહુ મોટું વાક્ય છે આ જ બધું આના લીધે તો મોટા ગુના ઊભા કરીએ છીએ આપણે કે આ કેવું છોકરાએ નુકસાન કર્યું કે બાપને સહન કરવું પડ્યું બાપને જેલમાં જવું પડ્યું કે આ છોકરી એવું ખોટાળું કર્યું કે મા બાપને કેટલા દુઃખી થવું પડ્યું તો કે ના કોઈને લીધે આપણને સહન કરવું પડે એવો કાયદો જ નથી કોણ ભોગવે છે તેની જ ભૂલ આપણે ભોગવીએ છીએ માટે આપણી સો ટકા ભૂલ હતી હતી ને હતી જ હવે બીજાના નિમિત્તે જે કંઈ પણ સહન કરવાનું થાય છે એ આપણો જ હિસાબ હોય છે પેલો ભગવાન મહાવીરને કાનમાં બરું ઠોકાયું અરે અરે આવા ભગવાનને આવા વિતરાગ ભગવાનને કાનમાં આટલો બધો નલાયક માણસ આટલું બધું દુઃખ આપ્યું તે ના એમણે રેડેલું તે જ પાછું કોઈ બોલો ઇન્દ્રો પણ બધા જોઈ રહ્યા છે અટકાવી શકતા નથી બચાવી શકતા નથી ભગવાને ના પાડી કે તમે કોઈ મદદ કરશો નહીં અમને અમારા કર્મ ભોગવા દો બોલો આ એક્ઝેક્ટ આ જગતમાં પાંચ ઇન્દ્રિયથી જન્મ્યા ત્યારથી મરતા સુધી જેટલી વસ્તુ અનુભવમાં આવે છે ને એમાં કહે ને કે નવું કોઈ ધીરતું જ નથી નવું બહુ સૂક્ષ્મમાં નવું કર્મ બંધાય છે બહુ સૂક્ષ્મમાં છે અને જે સ્થૂળ થાય છે એ સૂક્ષ્મ ગુના બંધાઈ ચૂકેલા છે એના ફળરૂપે સ્થૂળ વ્યવહાર બને છે એટલે કે આપણને ખબર પડતી નથી કે આ કયા ચોપડાનો હિસાબ છે ને ક્યારનો માલ છે આપણને ખબર પડતી નથી મેં પહેલાં મેં શું ભૂલો કરી છે કે મારો છોકરો મારી સામે બોલે છે મારી વાઈફ મને મને છૂટો કરી દીધો કેમ મારી સાથે આવો અન્યાય થાય જગતમાં તો કે ના તે ગુના કરેલા હોવા જોઈએ જ આપણે કયા ચોપડાનો ને કયાનો માલ છે આપણને ખબર નથી એટલે આપણે પછી નિમિત્તને ગુનેગાર જઈશ પણ મૂળ પોતાની ભૂલ હોવી જ જોઈએ હોય જ એમ આપણે એમ જાણીએ કે આમણે નવો માલ ધીરવા માંડ્યો કે ના એ નવમી વાર થીલતો જ નથી ધીરેલો જ પાછો આવે છે આપણે મોકલેલું એક્ઝેક્ટ મોકલેલું જ પાછું આવે છે હવે જો આવી સમજણ તમે ગોઠવો તો પછી સહન કરવા પણ નહીં રહે સમાધાન રહેશે સોલ્યુશન આવશે ગૂંચવાડાનું આપણા જ્ઞાનમાં વાંચો પછી આપણા જ્ઞાનમાં સહન કરવાનું હોતું નથી જ્ઞાનથી તપાસ કરી લેવી કે સામો શુદ્ધ આત્મા છે જો કેટલું જો હવે સ્લાઇસ પાડતા જઈએ જ્ઞાનથી તપાસ કરી લેવી સામો શુદ્ધાત્મા છે ફર્સ્ટ લાઈસ પછી જે આવ્યું એ મને આવા ખરાબ શબ્દો આક્ષેપ આવ્યા કે મારી માટે કંઈક રોંગ બોધાની મારી આબરૂ બધા વચ્ચે બગાડી તો કે મહારાજ કર્મના ઉદયથી આવ્યું છે એ નિમિત્ત છે પછી આપણને આ જ્ઞાન ઇટસેલ્ફ જ પઝલ સોલ્વ કરી આપે આ ત્રણ ચાર સ્લાઇસ બતાડી હજુ પેલો જેમ પેલો પૂછે છે ત્યારે વધારે દાદા ફોડ પાડે છે આગળ વાંચીએ આજે આવ્યું તે મારા જ કર્મના ઉદયથી આવ્યું છે સામો તો નિમિત્ત છે પછી આપણને આ જ્ઞાન ઇટ સેલ્ફ જ પઝલ સોલ્વ કરી આપે પ્રશ્ન કરતા એનો અર્થ એમ થયો કે મનમાં સમાધાન કરવાનું કે આ માલ હતો તે પાછો આવ્યો એમ ને દાદાશ્રી એ પોતે શુદ્ધાત્મા છે ને આ એની પ્રકૃતિ છે પ્રકૃતિ આ ફળ આપે છે આપણે શુદ્ધાત્મા છીએ એ પણ શુદ્ધાત્મા છે એ શુદ્ધાત્મા છે કે છે આજે આપણે દેખાય ને કે એ જબરો છે પોતાનું ધાર્યું જ કરે પણ એવું દેખીએ છીએ આપણે ખરેખર એ શુદ્ધાત્મા છે અને આ ચંદુ જુદો અને શુદ્ધાત્મા જુદો આમાં એક વાક્ય એડ કરવું હોય તો કરાય કે ચંદુ જુદો અને શુદ્ધાત્મા જુદો એ પોતે શુદ્ધાત્મા છે ચંદુ જુદો અને ચંદુની પ્રકૃતિ છે તે પ્રકૃતિ આ ફળ આપે છે કે આપણે પણ શુદ્ધાત્મા છીએ અને એ પણ શુદ્ધાત્મા છે અને આ દીપકની પ્રકૃતિને પેલા ચંદુની પ્રકૃતિ બંને સામ સામે હિસાબ ચૂકવે છે એમાં આ પ્રકૃતિના કર્મનો ઉદય આપવા માટેનો ને પેલા પ્રકૃતિના કર્મનો ઉદય લેવા માટેનો પેલો હિસાબ પૂરા થાય છે પણ એક્ઝેક્ટ આપણે જો ગોઠવીએ કે ના હું શુદ્ધાત્મા દીપક જુદો એ શુદ્ધાત્મા ચંદુ જુદો ચંદુનો અને દીપકનો બેની પ્રકૃતિનો હિસાબ સામ સામે પૂરો થાય છે અને એમાં વાંચો આગળ એટલે આ પહેલા તો આપણે એકચ્યુઅલી ફર્સ્ટ સ્ટેપમાં તો છૂટા જ જવું જોઈએ જવું જ જોઈએ ત્યારથી પછી બધી ચાવી ફિટ છૂટા જવું જોઈએ અને આપણે છૂટા પાડવું જોઈએ દીપક તને કેમ અસર થઈ માટે તારી ભૂલ એટલે આપણે જો વાતચીત નહીં કરીએ ને તો આપણે તન્મય આકાર છીએ પછી ભેગા રહીને વાહણમાં બેસીને પછી સ્થિર કરવા જઈએ નહીં થાય જલ્દી એ છૂટું પડવું પહેલું જોઈએ દીપક તું જ ભોગવે છે તારી વેલ થઈ ગઈ આપણે શુદ્ધાત્મા પછી કે તું કેમ ઊંધું જોઈએ છે ચંદુ છે કે શુદ્ધાત્મા એ પોતે શુદ્ધાત્મા છે તો ચંદુનો ભરેલો માલ નીકળે છે માટે ચંદુનો ભરેલો માલ અને દીપમાં મંગળદાસ બાવાને પકડીએ તો મંગળદાસને અને પેલો મંગળા મંગળી બે અથડાય છે એ શુદ્ધાત્મા જુદો આપણે શુદ્ધાત્મા જુદા એટલે એક્ઝેક્ટ આ હવે છે ને આમાં વધારે વાત એ છે મહત્વની કે સહન કરવું અને સોલ્યુશન કરવું તો સોલ્યુશનમાં શું કરવાનું તેની આ વિવરણ છે કે એક તો પેલો પહેલી વાત એ આવે છે કે સહન કરવું નથી સ્પ્રિંગ દબાયા જેવું થશે પછી હવે સહન કરવાનું આપણને કંઈ પણ દુઃખ ભોગવવાનું આવ્યું ને તો કે આ જગતમાં એવો કાયદો જ નથી કે કોઈને લીધે આપણને દુઃખ પડે અને આપણને કંઈ પણ પડી રહ્યું છે દુઃખ તો આપણી જ ભૂલનો દંડ છે માટે કોઈનો ગુનેગાર નથી અને કયા ચોપડાનો ભલે આપણને જડતું નથી આપણે સમજી જવાનું મેં મોકલેલું હોવું જ જોઈએ એ જ પાછું આવ્યું છે હવે પાછું પાછું વધારે સ્લાઇસ પાડે છે કે ના મોકલેલું મેં મોકલ્યો પાછું મને આવ્યું તો કે ના હવે હું શુદ્ધાત્મા છું દીપક તને આવ્યો અને તું શુદ્ધાત્મા ચંદુએ આપ્યું ત્યાં પછી બીજી ફરી સ્લાઇસ પાડો જૂની આ જાડી ભાષામાં મેં બાંધ્યું છે મને આવ્યું એણે આપ્યું મેં લીધું પણ ના હજુ આગળ સ્લાઇસ પાડો કે ના તું જુદો તું શુદ્ધાત્મા છે ચંદુ જુદો છે હું શુદ્ધાત્મા છું દીપક જુદો અને ચંદુની પ્રકૃતિનો ભરેલો માલ દીપકની પ્રકૃતિને અડે છે દીપક અને દીપકની પ્રકૃતિ એટલે બાવો અને મંગળદાસ બે જુદા પાડે છે અહીંયા બાવો અને મંગળદાસ બે જુદા પાડે છે અને મંગળા મંગળદાસ મંગળદાસના હિસાબ પરમાણુ પરમાણુના હિસાબ પૂરા થાય છે હવે પહેલો અજ્ઞાનતાથી માને છે કે મેં આપ્યું છે બરોબર જ છે તો એની રોંગ બિલીફ છે પણ આપણે સમજી ગયા કે ના પરમાણુના હિસાબ પૂરા થયા તો આપણી રોંગ બિલીફ નથી તો આપણે જ્ઞાની બાવો પોતાના સ્વક્ષેત્રમાં આવી શકશે અને આપણને મને આવું કેમ કે છે તો થયો બાવો શુદ્ધાત્માની સીટ ચૂકી ગયો પછી એટલે એક્ઝેક્ટ સ્લાઇસ પાડીને દાદા બતાડે છે કે આ કેટલું સુંદર એક એક છે કે એ શુદ્ધાત્મા એની પ્રકૃતિ પ્રકૃતિ આ ફળ આપે છે આપણે શુદ્ધાત્મા એ પણ શુદ્ધાત્મા સામ સામે બંનેના હિસાબ ચૂકવાય છે એમાં આ પ્રકૃતિના કર્મનો ઉદય તે પેલો કંઈક આપે છે આપણો કર્મનો હિસાબ તે પેલો આવે છે સામા તરફથી માટે આપણે કહ્યું કે આ આપણા કર્મનો ઉદય છે અને સામો નિમિત્ત છે એ આપી ગયો એટલે આપણો હિસાબ ચોખ્ખો થઈ ગયો આ સોલ્યુશન હોય તો પછી સહન કરો ત્યાં પછી સહન કરવાનું રહે જ નહીં ને આવો ફોડ નહીં પાડો તો સહન કરવાથી શું થશે વાંચો આગળ એક દહાડો એ સ્પ્રિંગ કૂદશે કૂદેલી સ્પ્રિંગ તમે જોયેલી મારી સ્પ્રિંગ બહુ કૂદતી હતી પોતાનું વર્ણન પોતાનો અનુભવ ખુલ્લો કરે છે કે મારી સ્પ્રિંગ બહુ કૂદતી હતી કે છે ઘણા દાડા હું સહન બહુ સહન કરી લઉં ને પછી એક દાડો ઉછળે તો બધું જ ઉડાડી મૂકું આ બધું અજ્ઞાન દશાનું મને એનો ખ્યાલ છે એ મારા લક્ષમાં છે એટલે તો હું કહી દઉં કહી દઉં ને કે સહન કરવાનું શીખશો નહીં એ અજ્ઞાન દશામાં સહન કરવાનું હોય આપણે અહીં તો ફોડ પાડી દેવો કે આનું પરિણામ શું એનું કારણ શું ચોપડામાં પદ્ધતિસરનું જોઈ લેવું કોઈ વસ્તુ ચોપડા બહારની હોતી નથી હિસાબ બહારની હોતી જ નથી બોલો આખી જિંદગી જે બની રહ્યું છે ને એક્ઝેક્ટ હિસાબ ચૂકવાય છે બોલો માઇનસ થ્રી તો ઓટોમેટિક પ્લસ થ્રીના પરમાણુ આવશે સ્પાર્ક થશે પછી ખાલી થઈ જશે એક્ઝેક્ટ હિસાબ છે બોલો પછી ભોગવટો આપે માન આપે જેમ કારેલાનો પરમાણુ અંદર હોય તો કારેલાનું શાક થાળીમાં ભેગું થાય છે ને એમ અંદર અપમાનના પરમાણુ હોય તો બહારથી અપમાન ભેગું થાય માનના પરમાણુ હોય તો બહારથી માન ભેગું થાય જવાના પરમાણુ તૈયાર થાય તો આપણી વસ્તુ જતી રહે આપણે ભોગવવાનો હિસાબ હોય તો આપણને ભોગવટા એક્ઝેક્ટ બોલો પરમાણુ હમણાં મેં જૈન શાસ્ત્રમાં જોયું હતું કે બસો ને અઠ્ઠાવન જાતના તો કર્મ નામ કર્મની પ્રકૃતિ અમુક સોળ જાતની હોય અને ફલાણ જાતની બોલો એક એક કાર્ય કર્મો જ કરાવે છે બોલો બધું વર્ણન કરે છે લોકો કે મહાન અપાય છે આપણું વાંકું મોઢું હોય આંખો બાળી હોય તે કર્મ જ આવું ફળ આપે છે જેટલું દેખાય છે ને આખી જિંદગી કર્મ ફળ આપે છે એટલા બધા એ લોકોએ વર્ણન કર્યા છે કર્મના અને એ બધા કર્મ ફળ આવી રીતે આપે છે એવું બોલો પછી કર્મ જ જો ફળ આપતું હોય તો કોને ગુનેગાર કહીશું આપણને નથી આપતું આ પૂતગલને પૂતગલ સામે આપે છે અસરો એક સોય વાગવી કે પથરો વાગવો કે એક્સિડન્ટમાં કાર વાગવી કે પહેલાંને સોયો ઇન્જેક્શનો વાગવા બધું અંદરના પરમાણુ બહારથી બધું ભેગું કરે છે જેમ એક પેલી ફિલ્મ હોય નહીં પેલો રોલ મોટો સ્પૂલ કે ને એ પછી ફિલ્મની પટ્ટીઓ ચોંટેલી હોય પછી એક્ઝેક્ટ જ્યારે પેલું સ્ક્રીન પેલું મશીનમાં ગોઠવાય અને પછી સ્ક્રીન પર તમે જુઓ ને ઓલો એક્ઝેક્ટ જેટલી ફિલ્મમાં ચિતરાયેલું છે ને એટલું જ પેલું રૂપકમાં દેખાશે હવે આ ફિલ્મ સૂક્ષ્મમાં છે એ એક્ઝેક્ટ પેલું સ્થૂળ છે અને આ ફિલ્મ ગયા ભાવમાં ઉતરી તે આજે રિલે થઈ રહી છે અને સૂક્ષ્મમાંથી સ્થૂળ રિલે થાય છે બોલો અને આપણે સ્થૂળ જોઈ રહ્યા છે ને તો સમજી જવાનું એક્ઝેક્ટ ભાવ પૂર્વભાવે થયા હોવા જોઈએ આખી ડિઝાઇન પ્રમાણે ફિલ્મ બની ચૂકી છે ફિલ્મ પ્રમાણે રૂપક આવે છે તમારે કે મારે એની સાથે વાત કરવી કોન્વર્સેશન કરવું તો કરજો ને કન્વિન્સ કરજો બધું જ કરજો પણ નવી ફિલ્મ શેનાથી ચિતરાય છે રાગ દ્વેષથી અભિપ્રાયો દોષો જોવાથી એ બધી નવી ફિલ્મ ચિતરવાની બંધ કરવાની પણ આ સમજ જો આપણે સમજ્યા હોય કે આ ભાવો થવાથી ફિલ્મ બને છે ને ફિલ્મ પછી રૂપકમાં દેખાય છે તો આજે રૂપક તો કાંઈ ફેરફાર થાય એવું નથી એટલે દાદા કહે છે ને અમે જાણીએ છીએ કે આ કોની સત્તા છે ફેરફાર થાય એવો જ નથી જગત એ કેટલા બધા એમની પાસે સિદ્ધાંત છે કે એમણે સૂક્ષ્મમાંથી સ્થૂળ કેવી રીતે બને છે એ બધું જોઈ લીધું છે અને પછી એમને સમાધાન જ રહેશે એમાં એમાં કંઈને સહન કરવાનું ક્યાં સુધી હતું કારણ એને એમને રહસ્ય જડતું નહોતું કેમ આવું બને છે મારા જીવનમાં અને આપણે એ રહસ્ય જડી જશે તો આપણને સોલ્યુશન થઈ જ જશે કયા ચોપડાનું આનું શું કારણ એનું શું પરિણામ બધું ચોપડાનું પદ્ધતસરનું જોઈ લેવું જોઈએ આ પદ્ધતસરનું શબ્દ બહુ મોટો છે આપણે શું છે બાથે ભારે કે મને કેમ આમ કહે છે મેં શું બગાડી નાખ્યું મારી સાથે આમ કે એટલે શું કામ આવું મેં થોડુંક તો મેં એનાલિસિસ કરો એ એની તાકાત છે બોલવાની એક માણસ સંડાસ જવાની શક્તિ નથી તો આવું કેમ કરી શકે આપણી સાથે બટ બૌદ્ધ સ્વર એટલે શું ડિટેલમાં એનાલિસિસ કરી એક્ઝેક્ટ સ્લાઇસ ટુ સ્લાઇસ બધું સ્ટડી કરી અને પછી જો સેટ થઈ ગયું ને તો એક જ પ્રસંગ એક્ઝેક્ટ જ્ઞાને કરીને જો સોલ્વ કર્યો ને તેવા તો હજારો પ્રસંગ જ્ઞાને કરીને સોલ્વ કરતા આવડી જશે આપણને એક જ એક જ સોલ્યુશન લાવવાનું છે એક અથડામણ થાય ને તો એક્ઝેક્ટ દાદાનું આ પાનું લઈ અને સોલ્વ કરવું જોઈએ બહુ ક્લિયર છે કેટલું બધું મોટી ચાવી આપી દીધી જબરજસ્ત આમાં તો મોટું સોલ્યુશન આપી દેશે અને એક એક આ પાનામાં સોલ્યુશન જ નીચે આપણે વાંચીશું ને એક એક અદ્ભુત ચાવીઓ છે માસ્ટર આમ કે સોનેરી સૂત્રો છે બધા અથડાયા આપણી જ ભૂલથી આ દુનિયામાં કંઈ પણ અથડામણ થાય એ તમારી જ ભૂલ છે આ સિદ્ધાંત છે સામાન્ય ભૂલ નથી આ દુનિયામાં કંઈ પણ અથડામણ થાય એમાં પોતાની જ ભૂલ જોવાની છે પોતાની ભૂલ જ કારણ છે મોટા મોટું પછી સામા તો અથડાવાના જ છે તમે કેમ અથડાયા ત્યારે કહે સામો અથડાયો એટલે તે તમે આંધળા અને એ આંધળો થઈ ગયો પ્રશ્ન આંધળો થઈ ગયો તો એટલે અથડાયો આપણી જોડે આપણે આંધળા કે જોડે અથડાયા નહીં એક પેલો આમાં આવતો હોય ને આપણી જોડે અથડાય એટલે પછી આપણે એને ધક્કો મારીએ છીએ હોય બિચારાને દેખાતું નહીં હોય હા જવા દઈએ ને આપણે અથડાતા નથી તો કે એ આંધળો ને આપણે આંધળા થઈ ગયા કે છે એ અથડાયો આપણે શું આર્ગ્યુમેન્ટ શું તમે કેમ અથડાયા તો કે આપણે આર્ગ્યુમેન્ટ કરી કે એ મારી સાથે કેમ આવું બોલ્યો માટે હું આવું બોલ્યો પણ એ બોલ્યો ને તો એની ભૂલ કરી એણે પણ તમે શું કામ બીજી ભૂલ કરી હા બીજી ભૂલ ભાંગવાની જરૂર છે આપણે એક એના તરફથી થાય છે બીજી આપણા તરફથી ન થવી જોઈએ એટલે આ બધી આવી દાદા સૂક્ષ્મ સૂક્ષ્મ બધી ફોડ આપણને મળે છે આમાંથી અને કહે છે સામો તો અથડાવાનો જ છે ઘણા બધા નદીના પ્રવાહ જેવું છે બધા પથરાઓ તણાયા કરે ને સામ સામે ટકરાયા કરે એવું જગત છે અને એક્ઝેક્ટલી શું રહસ્ય છે સામો આપણને કેમ અથડાય છે કારણ આપણા અહંકારના શિંગડા ઊંચા હોય ને તો જ અથડાય જે આપણા અહંકાર ખલાસ થઈ ગયો એ બાબતમાં આપણી સાથે કોઈ અથડામણ નહીં જ કરે આ લખી રાખવા જેવું આ કે આપણો અહંકારનું શિંગડું ઊંચું હોય ને તો જે અથડાય હું પોતાની જાતને મોટો માનતો હોઉં ને તો પછી લોકો તોડી નાખશે મોટાઈને હું વિશેષ માનતો વિશેષતાને તોડી નાખે જ એવું કુદરતનો નિયમ છે અહંકારનું ભક્ષણ કરવું અહંકાર એક કુદરતનો ખોરાક છે એવા નિમિત્તો ઊભા કરશે ને જેમ લોખંડ હોય ને એને થોડા વખતમાં કટાવીને ભૂકો કરી જ નાખે એને કોઈ દેખરેખ રાખનાર ના હોય તો એવી રીતે અહંકારને કુદરત એવું કાટ ચડાવે બધા સંજોગ નિમિત્ત ભેગા મળી એને અહંકારને તોડાય તોડાય તોડાય તોડાય કરીને તોડીને ભૂક્કો બોલાવી નાખશે પણ આપણો જો અહંકાર ખલાસ થઈ ગયો ને તો એ બાબતમાં કોઈન સાથે આપણી અથડામણ નહીં થાય એની ગેરંટી જે જે બાબતમાં આપણા અહંકાર છે ને તે તે બાબતમાં અથડામણ થાય છે એટલે કે ને આપણી ભૂલ અથડામણમાં ભૂલ પોતાની છે જ સામાન્ય ભૂલ નથી જ એવું આપણા નિશ્ચયમાં આવી જવું જોઈએ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ આમ જ હકીકત છે પછી પ્રશ્ન કરતા અથડામણમાં અથડામણ કરીએ તો શું થાય દાદાશ્રી માથું ફૂટી જાય તો અથડામણ થાય એટલે આપણે શું સમજી જવું પ્રશ્ન કરતા આપણી જ ભૂલ છે કેટલો દાદા બાબલાને કે હા અથડામણ થાય તો શું સમજવાનું આપણી ભૂલ છે હા સમજી ગયો કે છે બાબો કેટલું બધું સમજાય સમજાય તો આપણે જરા અથડામણ થાય ને હમણાં જે લાઈનમાંથી બહાર કાઢે ને તમે પાછળ જાઓ ને શું સમજાય છે તમારા ફેમિલીને આગળ અને અમને પાછળ શું સમજો છો ફટાકડો ફૂટે એકદમ ધડામ કરી અમે બાબલા જેવા છીએ ને પાછું ભૂલી જાય પણ આમ કરતાં કરતાં આપણે આપણે દિલમાં આ છે કે દાદા જે કહે છે એ જ મારા જીવનમાં હોવું જોઈએ પછી દાદાશ્રી હા અને તે તરત એક્સેપ્ટ કરી લેવી તરત એક્સેપ્ટ કરી લઈશું બધા ભાઈ બાબા કરે બેન તમે સમજો તમને દુઃખ નહોતું આપો આ તો અમે એડજસ્ટમેન્ટ કરવાના છે આ બધી લાઈન સરસ જાય તો શાંતિથી પહેલાં લોકો આ બધા કેરટેકરો બધા બૂમો પાડે છે તમે ઘોંઘાટ કરો છો એટલે એડજસ્ટમેન્ટ કરી તો એ આપણે કેટલા બધા લોકો સમાધાન કર્યા પછી બેન એક્સેપ્ટ કરે ઠીક છે ઠીક છે ચાલો બરોબર અરે તારા જાતે એક્સેપ્ટ કરી લેવું જોઈએ એ પણ ઘણી ફેરે અહંકારથી બોલીએ હા ઓકે ઓકે પછી આમ છે બધાની વચ્ચે મારું ખરાબ દેખાય છે એટલે સ્વીકારે ડાઈ દેખાવા માટે ગુડી ગુડી એ તો આપણે લેવાનું રહી ગયું છે હે સારા દેખાવાનો મોહ જરાય ખરાબ ના દેખાય બોલો હળહળ તું ખોટું ચલાવી લેશે કેમ તો ખરાબ ના દેખાય મારું ઘરે તો આ જ્ઞાનના શબ્દ વાપરીએ ને એટલે પછી મારી ફાઇલ થ્રી કહેશે you are becoming very goody goody goody goody જો નહીં તો હતા જ વાળી ગુડી ગુડી આ તો પકડ્યું એણે હવે કહેવાની હિંમત આવી એનામાં નહીં તો એના હિંમત જ નહોતી કોઈ કહી કઈ રીતે શકે ડંખ મારી દઈએ આમ ફૂંફાડો જ જરા કોઈ ભૂલ બતાડે તો બે ત્રણ ડંખ મારી દઈએ હવે લોકોને હિંમત આવે છે કે અમને કહેવાય આપણે હવે ડંખ મારતા નથી સાચી વાત પછી દાદાશ્રી હા અને તે તરત એક્સેપ્ટ કરી લેવી અથડામણ થઈ એટલે આપણે જાણવું કે એવું કેવું હું બોલી ગયો કે આ અથડામણ થઈ થઈ એવું કેવું બોલી ગયો કે અથડામણ બોલો આપણા બોલવાથી એને કીધું કે આપણા બોલવાથી કોઈને ડખો થાય બહુ મોટા મોટો ગુનો છે આગળ આવ્યું ને એટલે આ મારે કેવા શબ્દ નીકળ્યા કે અથડામણ થઈ ને એમની વાઈફ સાથે મતભેદ પડ્યો હતો ને કે તબ આપણે ચાંદીના તાટને બધું પડ્યું છે આપી દઈશું તો કે હે તમારા ભત્રીજાના ત્યાં લગ્ન આવે તે નવું નવું મારે ત્યાં ભણ્યાના લગ્નમાં જૂનું એટલે મારું ને તમારું આવ્યું એટલે દાદા કે છે હું કેવું બોલ્યો કે એમને અથડામણ ઊભી થઈ મતભેદ અથડામણ એટલે મતભેદ પછી અમે તરત ફરી ગયા આખું ફરી ગયા છે હું એમ નથી કહેતો તમે સાંભળો તો કે શું કહો છો હું એમ કહું છું પેલું આપવાનું ને પાંચસો એક રોકડા પણ આટલું બધું તો અપાતું હશે સોરી અથડા પણ ટાળી દીધી પણ એ પોતે જે સમજી ગયા કે મારી ભૂલ છે આ બોલ્યા એમને એમને તમારું ને મારું બોલવાનો વખત કેમ આવ્યો મારી ભૂલ છે જો પોતાની ભૂલ ન જડત ને તો પછી સોલ્યુશન આવત જ નહીં પણ આ તો ઘણી ફેરી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જતી હોય ઘણી ફેરી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જતી હોય બોલવામાં એમાં અથડાય અથડામણ થઈ છે કોની ભૂલ કહેવાય ભોગવે એમની મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય એટલે અથડામણ થઈ જાય નહીં આપણે કેવું બોલ્યા કે એમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થઈ એટલે ભૂલ આપણી જ સંભાસ કરવાની કે મારે મેં એમને કહ્યું બુધવારે નહીં ફાવે ગુરુવારે ફાવશે તો કે નહીં બુધવારે ફાવશે ને ગુરુવારે નહીં ફાવે એવું જ બોલ્યા હતા ઊંધું જ પકડે એટલે મારે સમજવું જોઈએ કે હું આ બે શબ્દ બોલ્યો એ ભૂલ થઈ બુધવારે નહીં ફાવે ના પાડી દી બસ બુધવારે નહીં ફાવે એક જ કહેવું જોઈએ અથવા તો એને કંઈ લખીને આપવું જોઈએ તો કંઈ રીત બદલવી જોઈએ પણ મેં જે કહ્યું એનાથી એને ઊંધું સમજાયું એમાં એનો દોષ નથી મારી બોલવામાં ભૂલ થઈ છે એવું સમજીએ ને તો કોક દાડો આ જગતથી છૂટાશે આપણે બીજાની ભૂલ કાઢીને સંસારમાં કાદો કાદવમાં ગરકીશું આપણે એનામાં અહંકાર ને વાળી લેતા નથી આવડતું શું કામ તો મારે એ ખોટો છે હું સાચી છું પછી હું શું કામ પાછી ફરું એણે ના ફરવું છે પણ આપણે વાળી નથી લેતા એનું રહસ્ય શું છે કે આપણે પોતાનું કરેક્ટ માનીએ છીએ હું જે બોલી કે મેં જે કર્યું હું સાચી છું એ છોડવું નથી આપણે બીજાને દુઃખ થાય બધું ખોટું જ ગણાય સાચું ગણાય જ નહીં ધારો તેને દુઃખ થાય એનું આપણને સહન ના થવું છે અરે રે કેમ એના હૃદય દુઃખ પહોંચ્યું એને વાળી લો એ તો આપણે એને આખી રાત આપણી માટે કેટલા સ્પંદન ઊભા થશે શબ્દમાં જ ના નીકળે શબ્દમાં જ ના આવે કારણ આપણે આપણે પોતાની જાતનું બચાવ છે ને હું સાચી છું ઉપરાણું લેવાય ઉપરાણું લેવું છે પણ ધીમે ધીમે આવશે બધી શક્તિ આપણે નક્કી થાય ને કે આ કચાસ છે આ કચાસ તૂટવી જેવો આપણો ભાવ થયો એટલે કચાસ તૂટશે ઓળખીને કચાસને કચાસ રૂપે ઓળખો એટલું સરસ કે છે પોતાની ભૂલ જડે એટલે ઉકેલ થઈ ગયો વાંચો પેજ નંબર એઇટ ભૂલ પોતાની જડે એટલે થઈ ગયો ઉકેલ પછી પઝલ સોલ્વ થઈ ગયું નહીં તો જ્યાં સુધી આપણે સામાન્ય ભૂલ છે એવું ખોડવા જઈશું તો કોઈ દાડોએ આ પઝલ સોલ્વ નહીં થાય આપણી ભૂલ છે એમ માનીશું ત્યારે જ આ જગતથી છેડો આવશે બીજો કોઈ ઉપાય નથી બીજા બધા ઉપાયો ગુચાવ ગુચવાના ગુચાવનારા છે બોલો કેટલું સરસ કે છે જ્યાં સુધી આપણે સામાન્ય ભૂલ છે એવું ખોળવા જઈશું તો કોઈ દાડો આ પઝલ સોલ્વ નહીં થાય આમાં બોલો આમાં આખું બોલો આ આખું જે દાદાએ સોલ્યુશન આપ્યું કે અથડામણ ટાળોમાં અરે સોલ્યુશન સહન કરવાની વાતમાં કે કેટલું બધું કે છે ને સામી વ્યક્તિને કંઈ અડ્યા જ નથી જે કંઈ બની ગયું અપમાન આવ્યું કે આક્ષેપ આવ્યો કે કંઈ આપણું નુકસાન આવ્યું જે બની ગયું એમાં પોતે શુદ્ધાત્મા પ્રકૃતિનો ભરેલો માલ આપણી પ્રકૃતિનો હિસાબ પૂરો થાય છે નિમિત્ત છે એટલે ક્યાં સામાન્ય પ્રકૃતિને પૂછવાનું કે આ ચર્ચા કરવાનું કે કોન્વર્સેશન ને કોમ્યુ કમ્યુનિકેશન કરવાનું ને મિસ મિસઅન્ડરસ્ટેન્ડિંગ વાત જ ક્યાં આવી એટલે સામાન્ય માટે કાંઈ સુધારવાનું આવતું જ નથી એક ને એક બે જેવું છે કંઈ પણ પ્રસંગ બની રહ્યો છે આપણે પોતાની જાતને સમાધાન લેવાનું છે સામાન્ય કંઈ અડવાની વાત જ નથી અહીંયા એ જ આવ્યું કે સામાન્ય આપણે શું બુદ્ધિ શોધે આવું કેમ બગડ્યું આ મોડું કેમ થયું કોણે કર્યું શોધી આણે લીધે આણે પહેલાંને કીધું નહીં પેલો આવ્યો નહીં ટાઈમે આપણું કામ બગડ્યું ગયું છે બુદ્ધિ તરત સામાની ભૂલ શોધી કાઢે એની ખોળવા જઈશું આ કેટલું સરસ શબ્દ કહે છે સામાની ભૂલ ખોળવા જઈશું તો કોઈ દાડો આ પઝલ સોલ્વ નહીં થાય આપણી ભૂલ છે એમ માનીશું ત્યારે આ જગતથી છેડો આવશે એન્ડ આવશે આ જગત ગોળ હોય છે ને પૃથ્વી એમાંથી છેડો હોતો જ નથી પણ તોય છેડો આવશે આપણો <laughs> અને કહે છે બીજો કોઈ ઉપાય જ નથી આવી સમજણ એ જ છેલ્લામાં છેલ્લું ટોપમોસ્ટ સોલ્યુશનનો રસ્તો જ આ છે કે સામાન્ય ભૂલ નથી અરે સામા સામાની ભૂલ છે માનવું એનાથી પઝલ સોલ્વ નહીં થાય આપણી ભૂલ છે માનીશું તો જગતમાંથી મુક્તિ થશે આપણી અને આ જ ઉપાય છે કે છે અને બીજા બધા ઉપાયો ગૂંચવનારા છે હવે પછી આગળ જબરજસ્ત વાત કરી છે કે ઉપાયો કરવા એ આપણો અંદર ખાને છુપો અહંકાર છે આ કહે ને સામાન્ય ભૂલ ખોળવા જવું પછી આમ કર્યું હોત આમ થાત આમ ના કરવું જોઈએ પહેલાં મને આમ કરવું જોઈએ મેં આમ કહ્યું હતું ને પહેલાં એ બધા અહંકાર છે એક જાતના ઉપાયો શાને માટે ખોળો છો સામો આપણી ભૂલ કાઢે તો આપણે એમ કહેવું કે હું તો પહેલેથી જ વાંકો છું પોતાની ભૂલનો શિકાર કરી લેવો આ બધા આ બધા ખરેખર આ ચાર ચોપડી તો આપણી માસ્ટર કી છે બધી ગીતા રોજ મેં સ્ટડી કરવું છે કે આ મને પ્રોબ્લેમ સોલ્વ આ માણસ સાથે થાય છે એટલે આપણા ઘરે આપણા ઘરમાં આવીને તોફાન મચાવી જાય ત્યારે આપણામાં જે કહો આમાં કોનો દોષ કાઢશો માટે આપણે કહે ને પહેલેથી પોતાની ભૂલો જોવાની દ્રષ્ટિ રાખવી પડે